હલો થી જોડાયું છે કોઈ હેલો હા સ્નેહા હેલો સાહેબ હા અંશાબેન હા વાજો ને હા પ્રીતિ બોલું છું દંડોત્રણ હા પ્રીતિબેન પ્રીતિ જોડાયા છે બધા રાજા દંડવત નામ બરોડા થી શીલા બોલું હા હમ લાસ્ટ ક્લાસમાં આપણે નવરત્ન ગ્રંથને સંપન્ન કર્યું હતું નવરત્ન ગ્રંથમાં જેવી રીતે આપણે ઉત્થાનિકાની અંદર ગુસાઈજી આ બધા પ્રશ્નોને ઉભા કર્યા હતા કે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હોય તો એને પોતાનું જીવન નિર્વાહ જો મહાપ્રભુએ સિદ્ધાંત રહસ્યમાં આજ્ઞા કરી એવી રીતે સમર્પિત પદાર્થથી કરે તો શાસ્ત્રમાં એવી આજ્ઞા કરી છે કે ઠાકોરજીને ધરેલું તો આપણાથી ઉપયોગમાં ન લેવાય તો અસમર્પિત વસ્તુથી કરે તો મહાપ્રભુજીના સિદ્ધાંતનો ભંગ થાય એ પણ પક્ષ ઉચિત નથી તો એ વિષયમાં શંકા ગોસાઈજીએ અહીંયા ઊભી કરી હતી તો એના ઉત્તરમાં પછી પ્રથમ શ્લોકની અંદર ગોસાઈજી આજ્ઞા કરી કે જેમણે આત્મનિવેદન કરીને પોતાનું સર્વસ્વનું નિવેદન કર્યું છે એમણે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી કેમ કે પુષ્ટિમાર્ગમાં જે જીવ આવ્યું છે ભગવાન એની લૌકિક ગતિ તો ક્યારે પણ કરતો નથી કરતા નથી એ એ ક્વેશ્ચનના સંદર્ભમાં ઉત્તર આપ્યો કે જે વ્યક્તિ સેવા કરવા માટે બહાર કમાવા માટે જાય તો લૌકિક માં મન લાગી જાય પૈસા ન કમાવા માટે જાય તો ઠાકોરજીની સેવા માટેના સાધન સંપત્તિ ક્યાંથી આવે એ સંદર્ભમાં ગુસાઈજીએ આજ્ઞા કરી કે એને ચિંતા ન કરવી કેમ કે ભગવાન એની લૌકિક ગતિ નથી કરતા પછી બહિર્મુખ થઈ જાય એવી શંકા થાય તો એના ઉત્તરમાં અહીંયા બીજા શ્લોકમાં એવી આજ્ઞા કરી કે ભગવાનને જે તાદ્રશ થયા છે એવા નિવેદાત્મા નિવેદિત આત્મા જે જીવ છે એમણે હંમેશા નિવેદનનું સ્મરણ કરવું પ્રભુ બધાના ઈશ્વર છે અને બધાની આત્મા છે એ બધું પોતાની ઈચ્છાથી કરે છે એટલે આપણા હૃદયની વાતને જાણે છે એટલે આપણો આપણને ભગવાન બહિર્મુખ નહીં કરે પછી ત્રીજામાં એ વાતને અહીંયા કીધી કે દેહાદિક બધું જ ભગવાનને જેમણે અર્પિત કર્યું છે એનું વિનિયોગ સ્ત્રી પુત્ર વગેરેની અંદર થાય તો સ્વધર્મની હાનિ થઈ કહેવાય એવી ચિંતા કોઈ જીવને થાય તો એના ઉત્તરમાં અહીંયા આગળ કરે છે કે આત્મા સહિત આત્મીય બધા જ પદાર્થોનું શ્રી હરિને સંબંધ એક સરખું છે મતલબ જે વ્યક્તિ સમર્પણ કર્યું છે એનું ને એની સાથે જોડાયેલું ઘર પરિવાર ધન સંપત્તિ પરિવારના સભ્યો બધા પ્રભુને નિવેદિત થાય છે એટલે આત્મીય વસ્તુનું પોતાનામાં અને પોતાનો આત્મીય વસ્તુમાં વિનિયોગ થાય તો એની પણ ચિંતા ન કરવી કેમ કે સંસારિક જીવ છે ઠાકોરજીએ જોયું પછી એ જાતની અહીંયા ચિંતા ઉભી કરી કે પુત્રાદિનો અન્યમાં વિનિયોગ થાય મતલબ આપણે તો પોતાનું ઘર પરિવાર ધન સંપત્તિ પત્ની પુત્ર બધું પ્રભુને સમર્પિત કર્યું છે તો પત્નીનું પુત્રનો અન્યમાં વિનિયોગ થતું હોય તો એનું દોષ ન લાગે પણ આપણું વિનિયોગ જો અન્યમાં થતું હોય તો પણ ચિંતા ન કરવી એના ઉત્તરમાં ચોથું શ્લોક અહીંયા આવ્યું કે જે ભક્તોએ જ્ઞાનથી અને અજ્ઞાનથી પણ એકવાર આત્મનિવેદન કરી લીધું હોય એમણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તો કેવલ તો આત્મનિવેદન કર્યું છે પ્રેમ નથી થયો પણ એની સામે કમ્પેરિઝન અહીંયા મહાપ્રભુ જેવી રીતે કરી રહ્યા છે પણ એની સામે એવો વ્યક્તિ કે જેણે ઠાકોરજીને પોતાના પ્રાણ અધીન કરી દીધા છે એવા ભક્તે તો કેવી ચિંતા કરવાની રહી જાય મતલબ એને કોઈ ચિંતા કરવાની બાકી ન રહે પછી આગળના શ્લોકમાં શ્રવણ કીર્તન સ્મરણ વગેરે સંબંધી પ્રશ્ન ઉભો કર્યો કે આ જીવને અધીન છે અને પાદ સેવન ના બંને ભેદ છે એમાં એક તો ઠાકોરજીના મંદિરમાં ચાલીને જવું એ જીવ કરી શકે છે પણ ઠાકોરજીના ચરણારવિંદનું સેવન કરવું એ તો ઠાકોરજીની ઈચ્છાની વાત છે અર્ચન વંદન અને સખ્ય તો ચૈતન્ય સ્વરૂપ મતલબ સેવે સ્વરૂપમાં ચૈતન્યનું પ્રાકટ્ય થાય તો જ બની શકે તો હજી તો શ્રવણગીરના સ્મરણના ઠેકાણા ન હોય ત્યાં તો આ ક્યાં સુધી કોઈ જીવ પહોંચી શકે તો પછી આપણા આત્મનિવેદનનો ઠાકોરજી સ્વીકાર કર્યું કે ન કર્યું એ પણ કેવી રીતે ખબર પડે જો ઠાકોરજી સાનુભાવના જતા આવતા હોય તો કેમ કે પ્રેમ રહિત સેવા થતી હોય તો એમાં આ જાતનું ક્વેશ્ચન થાય તો ત્યાં અહીંયા એવી રીતે મહાપ્રભુ જે પાંચમા શ્લોકમાં ઉત્તર આપ્યો કે મારું નિવેદન ઠાકોરજી સ્વીકાર કર્યું છે કે નથી કર્યું એવી પુરુષોત્તમ સંબંધી ચિંતા જે હોય એનું પણ ત્યાગ કરવું જોઈએ કેમ કે અન્ય કાર્યાદીમાં વિનિયોગ થયું હોય તો પણ ચિંતાનો ત્યાગ કરવો કેમ કે પ્રભુ સર્વ સમર્થ છે એટલે જીવની અસામર્થ્યને સમજીને પણ ઠાકોરજી એનો અંગીકાર કરે છે પછી ભગવાને અંગીકાર કર્યો છે એનું બીજું લક્ષણ અહીંયા બતાવ્યું કે જીવ અને પ્રભુ બંને કૃપા માર્ગમાં સ્થિત છે એટલે પ્રભુની કૃપાથી જીવનું બધું કાર્ય થાય છે અને ઠાકોરજી જીવની લોક અને વેદમાં આસક્તિ ને ટકવા દેતા નથી થોડા સમયમાં ત્યાંથી આસક્તિ ઠાકોરજી હટાવી લે છે એટલે લોકવેદ સંબંધી જે કાર્ય છે જીવે સાક્ષીવત રહીને કરવા કેમ કે ક્યારે ને ક્યારે ઠાકોરજી આપણી કોઈ પણ રીતે મતલબ લોકમાં પ્રતિબંધ કરે વૈદિક કાર્યોમાં પ્રતિબંધ કરે એમ કરીને લૌકિક વૈદિક આપણા જે કાર્યો છે એને ઠાકોરજી છોડાવી દે એટલે એવી પણ ચિંતા ન કરવી પછી આગળ એવું ક્વેશ્ચન રહ્યું કે લૌકિક વૈદિકમાં વિઘ્ન થાય તો પણ સાક્ષીવત ઠાકોરજીની ઈચ્છા છે એવું જાણવું એવું ઉપદેશ અહીંયા કર્યું અને આધિભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણેય પ્રકારના દુઃખોને સહન કરવું એટલે ધૈર્ય રાખવું જે વિવેક ધૈર્ય શરીરમાં મહાપ્રભુજી આજ્ઞા કરશે તો ધૈર્યને જ અહીંયા સાધનરૂપ માન્યું છે પણ એમાં યથાર્થ સેવા તો બની શકતી નથી મતલબ મહાપ્રભુજીએ જેવી સેવા બતાવી છે ચિત્તની કૃષ્ણ પ્રવણતા પૂર્વિકા સેવા એ તો આપણા કોઈથી બની નથી શકતી તો આ નિવેદનની વ્યર્થતા થાય આ પણ ધર્મની હાનિ છે કેમ કે પ્રેમ રહિત કરતા હોઈએ તો એ તો આત્મનિવેદન આપણે મંત્ર બોલ્યું છે પણ એટલું આપણે કરી નથી શકતા તો આમાં તો સેવાની હાનિ થાય ઠાકોરજીની ગુસાઈજીની જેવી ઈચ્છા છે મહાપ્રભુજીની જેવી ઈચ્છા એવી સેવા આપણાથી બની નથી શકતી તો ચિંતા થાય કે ઠાકોરજી આવી સેવાને કેવી રીતે સ્વીકારે તો અહીંયા એવી આજ્ઞા કરી કે ગુરુની આજ્ઞા અનુસાર સેવા કરવી મતલબ આ પ્રભુજીના સિદ્ધાંતોને સમજીને એમની આજ્ઞા પાલનના રૂપમાં સેવા કરતા રહેવું પણ ઠાકોરજી ક્યારેક પોતાની વિશેષ ઈચ્છા ભક્તને બતાડે તો ઠાકોરજીની ઈચ્છા અનુસાર કરવું એવામાં ગુરુની આજ્ઞાનો જો બાદ થાય તો એમાં પણ કોઈ સમસ્યા નથી બાદમાં પ્રભુ સેવામાં ચિત્તને તત્પર રાખીને સુખથી રહેવું મતલબ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે બધું સારી રીતે ચાલતું હોય તો એવી જ રીતે રહેવું પણ ક્યારેક પ્રભુની કોઈ વિશેષ આજ્ઞા થાય એમાં ગુરુની આજ્ઞાનો બાદ થતો હોય તો પણ ઠાકોરજીની આજ્ઞાનું પાલન પહેલા કરવું જોઈએ પછી અહીંયા આગળ એ જેવી રીતે ધૈર્ય રાખવા માટે મહાપ્રભુ છઠ્ઠા શ્લોકમાં વાત કરી તેના સંદર્ભમાં અહીંયા પ્રશ્ન કર્યો કે નાનું એવું દુઃખ હોય તો તો સાક્ષીવત કોઈ વ્યક્તિ રહી શકે અને ઠાકોરજીની ઈચ્છા માની શકે પણ કોઈ મહાદુઃખ આવી પડે બહુ દુઃખ આવી પડે તો એવામાં જે ધૈર્ય છે એ નભે નહીં સાક્ષીવત જીવ ન રહી શકે તો ત્યારે શું કરવું તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાન ચિત્તમાં ઉદ્વેગ કરીને જે જે કરાવે છે એને ઠાકોરજીની લીલા સમજવી જોઈએ જો આપણને મનમાં દુઃખ થાય ઉદ્વેગ થાય તો એને પણ ભગવાનની જ ઈચ્છા સમજવી અને જલ્દી જ એ ચિંતાને પણ છોડવું જોઈએ ને નવમા શ્લોકની અંદર અહીંયા એવું કીધું છે કે શ્રવણાદિ જે છે પ્રત્યેક જીવથી સિદ્ધ થઈ નથી શકતા આત્મનિવેદન સુધી તો જીવ ક્યારે પહોંચે શ્રવણ કીર્તન સ્મરણ પણ સારી રીતે આપણે કરી નથી શકતા તો એના ઉત્તરમાં નવમા શ્લોકમાં એવી આજ્ઞા કરી કે ઉપર જેવી રીતે કીધું તો જીવે હંમેશા ઠાકોરજીના શરણની ભાવના કરવી ને શ્રી કૃષ્ણ શરણ મમ એનું નિત્ય સર્વકાલ એનું અનુસંધાન રાખવું અને કૃષ્ણ મારા રક્ષક છે એવી ભાવના રાખવી તો અસામર્થ્યની ભાવના કરવાની કે જેનાથી ઠાકોરજી આપણું ચિત્ત જે છે પોતાની અંદર પ્રવણ કરે અને જીવ ઉપર દયા પણ આવે અસામર્થ્યની ભાવના કરીએ જે કૃષ્ણ શ્રેમમાં પ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે એવા ભાવથી પુષ્ટિ જીવ જો રહે ને ઠાકોરજીને સર્વસ્વ માનીને મહાપ્રભુજીના સિદ્ધાંતો અનુસાર સેવા કરતા રહેવું ચિંતાનો ત્યાગ કરવો ઠાકોરજી પર અને મહાપ્રભુજી પર વિશ્વાસ રાખવો આ રીતે નવરત્ન ગ્રંથની અંદર ચિંતા નિવૃત્તિના ઉપાયોને મહાપ્રભુજી બતાડ્યા અને સેવા કરતા જીવની જે પણ મૂંઝવણો હોય એનું નિરાકરણ આ ગ્રંથની અંદર મહાપ્રભુજીએ કર્યું આગળનો ગ્રંથ જે છે હવે અંતઃકરણ પ્રબોધ છે આ નવરત્નના વિષયમાં કોઈને કઈ પ્રશ્ન ન હોય તો પછી આજે શ્રી અંતકરણ પ્રબોધ આપણે સ્ટાર્ટ કરવાના છે તો વાંચો કોઈ જેને કરવું હોય હા રાજા હા બોલો બીજી વાંચી ચાલો હા કર હમ હા અંતકરણ પ્રબોધ श्री पुरुषोत्तम जी यह ग्रंथ की प्रवृत्ति में आज्ञा करत है जो श्री आचार्य महाप्रभु ने सेवा को उपदेश कियो ताके निर्दोष करने के लिए सिद्धांत रस ग्रंथ कहो તામે બ્રહ્મ સંબંધો એટલે પુરુષોત્તમજી આ ગ્રંથની વિવૃત્તિમાં આજ્ઞા કરે છે કે શ્રી આચાર્ય મહાપ્રભુને પ્રભુએ સેવાનો ઉપદેશ કર્યો તેમાં નિર્દોષપણાને માટે સિદ્ધાંત રહસ્ય ગ્રંથ કહ્યો तामे ब्रह्म संबंधो सेवा करीबे वारिन को सर्वदोष अकिंचित कर हो जाए हैं और अगाड़ी दोष को संसर्ग नहीं लागे हैं ऐसी भगवान की आज्ञा भाई ટાંકો નિરૂપણ કિનો એમાં બ્રહ્મ સંબંધથી સેવા કરવા વાળાને સર્વદોષ અને નિવૃત્ત થાય છે થઈ જાય છે અને અગાડી દોષનો સંસર્ગ ન ના લાગે નહીં લાગે એ ભગવાનની આજ્ઞા થઈ તેનું નિરૂપણ કરેલું છે ત્યાં પછી सेवा को आधिदैविकपनो सिद्ध होने के लिए नव नवरत्न ग्रंथ में चिंता की निवृत्ति को उपाय करो તે પછી સેવાનો આધિદૈવિકપનો સિદ્ધ કરવા માટે નવરત્ન ગ્રંથની ચિંતાની નિવૃત્તિનો ઉપાય કયો ता करके उद्वेग रूप प्रतिबंध और ताकी निवृत्ति को प्रकार को निरूपण કર્યો આમ કરીને ઉદ્વેગરૂપ પ્રતિબંધ અને તેની નિવૃત્તિનો પ્રકારનું નિરૂપણ કર્યું सो जब ऐसे प्रतिबंध की निवृत्ति पूर्वक सेवा करे तब भगवान को सानुभव अवश्य होय तो એવા પ્રતિબંધની નિવૃત્તિપૂર્વક નિવૃત્તિપૂર્વક સેવા કરે ત્યારે ભગવાનનો સાનુભવ અવશ્ય થાય और जब सो होय तब प्रारब्ध आदि के वससु प्रथम के दोष यदि शेष होए तब जैसे छोटे पात्र में अधिक जल ठहरे नहीं ऐसे ऐसो भक्त ही बड़ी कृपा को धारण नहीं कर सके અને પ્રારબ્ધ આદि ને વશ પ્રથમ જે દોષ કોઈ શેષ રહી ગયા હોય તેમ નાના પાત્રમાં વધારે જળ રહે નહીં તેમ એવા ભક્તની બડી કૃપા ધારણ નહીં કરી શકે તબ વાંકો આપની બડાઈ की સ્ફૂર્તિ હોય ત્યારે તે પોતાની બડાઈની સ્ફૂર્તિ કરે तब भगवान भगवत सानुभव में क्वचित होती भगवान की आज्ञा को भंग आदि अपराध वासो हो सके हैं ત્યારે ભગવત સાનુભવમાં કદાચ ભગવાનની આજ્ઞાની ભંગ આદિ અપરાધ તેનાથી થઈ શકે છે સો જબ આજ્ઞા કો ભંગ કરે તબ ભગવાન की અપ્રસન્નતા હોય અને જ્યારે ભગવાનની આજ્ઞાનો ભંગ કરે ત્યારે ભગવાનની અપ્રસન્નતા થાય परंतु जो भगवत धर्म रूप सेवा सदा करत है ताको नाश हो नहीं परंतु जो भगवत धर्म रूप सेवा सदा करे तो तेनो नाश थतो નથી તથાપિ ભગવાન को अपराध भयो હોય કાસો પશ્ચાતાપ હોય તબ ચિંતા હોવે કો સંભવ है છતાં પણ ભગવાનનો અપરાધ થયો હોય તે પછી પશ્ચાતાપ થાય ત્યારે ચિંતા થવાની સંભાવના છે ऐसी चिंतित अवस्था में करी जाती सेवा तथा चिंतित मनसु भविष्य में हूँ जो सेवा ટાકો આદિ દૈવિકપણો નહીં હોય આવી ચિંતિત અવસ્થામાં કરવામાં આવેલી સેવા તથા ચિંતિત મનથી ભવિષ્યમાં જે સેવા મનથી કરશે કલ્પેશભાઈ ચાર્જિસ કરીને હવે બોલો ખબર ને કોઈ વચ્ચે અનમ્યુટ કરી દીધું હશે ફોન તો બહુ ડિસ્ટર્બન્સ આવતું એટલે ચિંતિત અવસ્થામાં કરેલી સેવા તથા ચિંતિત મનથી ભવિષ્યમાં જે સેવા કરવામાં આવશે તેમાં અધિદેવીપણું નહીં હોય या दोष की निवृत्ति के लिए या ग्रंथ में विचार रूप साधन को उपदेश करे हैं આ દોષની નિવૃત્તિ માટે આ ગ્રંથમાં વિચારરૂપ સાધનનો उपदेश करे छे आपके कथन में विश्वास होने के लिए बीच में अपनी आख्यायिका कही है मन में दुष्ट वृत्ति उत्पन्न न हो तो ऐसो न हो ये निश्चय करी के अपने अंतकरण को बोध करवे के मिस्ते अपने भक्तन के अंतकरण को सावधान करी के कहत है આપણા કથનમાં વિશ્વાસ આવે અને વચ્ચે આખ્યાયિકા આખ્યાયિકાનું શું જોવાનું હા વચ્ચે આપણે આપણા કથનમાં વિશ્વાસ લાવવા માટે વચ્ચે કહેવામાં જે વસ્તુ આવે છે અને મનમાં દુષ્ટવૃત્તિ ઉત્પન્ન ન થાય તો એસો ન હોય તે નિશ્ચય કરી કે એટલે હવે મનમાં આવી દુષ્ટવૃત્તિ ઉત્પન્ન ના થાય તેનો નિશ્ચય કરીને આપણા અંતકરણનો બોધ કરવા માટે આપણા ભક્તને અંતકરણ કો આપણા ભક્તના અંતકરણ સાવધાન કરીને કહે છે હા આમાં જે તમને સમજાયું હોય એને સમરાઈઝ કરીને એક વખત કહો હા એટલે આમાં જે શરૂઆત કરી છે શ્રી પુરુષોત્તમચંદની ગ્રંથની વૃત્તિમાં જે આચાર્ય મહાપ્રભુએ સૌથી પહેલા ઉપદેશ આપ્યો સિદ્ધાંત ગ્રંથો સિદ્ધાંત ગ્રંથ રહસ્યનો ઉપદેશ આપ્યો એમાં બ્રહ્મ સંબંધ કરીને સેવા કરવાનો સેવા કરવી એના માટે કહ્યું કે બ્રહ્મ સંબંધ કરવાથી સર્વ દોષ નિવૃત્ત થાય છે અને આગળના દોષ ના લાગે તેના દોષનો સંસર્ગ નહીં લાગે એવી ભગવાનની આજ્ઞા ભાઈ થઈ તેને નિરૂપણ કરેલું છે એ પછી સેવાનો આધિદેવી આધિદૈવિક પણ સિદ્ધ કરવા માટે નવરત્ન ગ્રંથની ગ્રંથમાં ચિંતાની નિવૃત્તિનો ઉપાય કયો આમ કરીને ઉદ્વેગરૂપ પ્રતિબંધ અને તેની નિવૃત્તિના પ્રકારનું નિરૂપણ કર્યું છે આમ આ રીતે જો પ્રતિબંધની નિવૃત્તિ પૂર્વક સેવા કરે તો ભગવાનનો સાનુભવ અવશ્ય થાય છે અને જ્યારે થોડા ઘણા દોષ આપણામાં રહેલા હોય અને આપણને સાનુભવ થાય ત્યારે એમને ઉદાહરણ આપી શકે જ્યારે નાના પાત્રની અંદર વધારે જળ રહેતું નથી તેમ કોઈક ભક્તની પર કૃપા થાય અને તેને એ સાનુભવ કદાચ એને પચાવી ના શકે અને પોતાનામાં અભિમાન આવી જવાની શક્યતા છે અને ભગવાન ઓછી થતી અને આમ આમ આમ કરવાથી ભગવાનની આજ્ઞાનો અભિમાન આવવાથી ભગવાનની આજ્ઞાનો ભંગ થવાનો અપરાધ પણ એમાં રહેલો છે અને જો ભગવાનની આજ્ઞાનો ભંગ થાય તો એ ભગવાનની અપ્રસન્નતા ભગવાન અપ્રસન્ન થાય છે પરંતુ જો ભગવત ધર્મરૂપ સેવા હંમેશા કરે તો તેનો નાશ થતો નથી હા તથા અને ભગવાનનો અપરાધ થયો ભગવાન ભગવાન કો અપરાધ ભગવાનનો અપરાધ થયો હોય તો પ્રાયશ્ચિત હોય પ્રાયશ્ચિત કરે તો પ્રાયશ્ચિત કરતા તે ચિંતા નો સંભાવના રહેતી નથી મુખ્ય મહાપ્રભુજી જયારે મહાપ્રભુજી જયારે ભગવાનની બે આજ્ઞાઓનું મતલબ બે આજ્ઞાઓને ન માની ઠાકોરજી બે વખત એમને આજ્ઞા કરી ઉપર હારવા માટે પણ મહાપ્રભુજી એવું ન કર્યું પહેલી વખતમાં ગોકુલમાં બિરાજતા હતા ત્યારે આજ્ઞા કરી બીજી વાર માધવભટ્ટ કાશ્મીર કાશ્મીરીની મૃત્યુ થઈ ગઈ આવી રીતે જે મહાપ્રભુજી બોલતા અને સુબોધની નું લેખન કરતા તો એ એમના માટે બીજું સંકેત હતું ત્યારે મહાપ્રભુજીને એવું થયું કે એ ત્રીજી વાર આજ્ઞા થઈ ત્યારે મહાપ્રભુજીને એવું થયું કે ઠાકોરજીની જ હવે આવી જ ઈચ્છા લાગે છે કે આ કાર્ય આટલું જ રહે ને આગળ સંપન્ન ન થાય ત્યારે મહાપ્રભુજીને પશ્ચાતાપ થાય છે કે ઠાકોરજીની બે આજ્ઞાનું ઉલ્લંઘન મેં કર્યું ત્યારે મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધ ગ્રંથ લખે છે એ હિસ્ટ્રી આપણને ખબર છે અને પછી મહાપ્રભુજી સંન્યાસ ગ્રહણ કરે છે તો એના સંદર્ભમાં મહાપ્રભુજીએ આ ગ્રંથ લખ્યું છે એની વિવૃત્તિના રૂપમાં પુરુષોત્તમજી અહીંયા આજ્ઞા કરી રહ્યા છે સિદ્ધાંત રહેશે ગ્રંથ કહ્યું એમાં બ્રહ્મસંબંધ થી સેવા કરવા વાળાને સર્વદોષ જે છે એ નિવૃત્ત થઈ જાય છે અને આગળ કોઈ પણ દોષોનો સંસર્ગ નહીં લાગે જો સમર્પિત જીવન જીવે તો એવી ભગવાનની આજ્ઞા થઈ એવું નિરૂપણ ત્યાં કર્યું એના પછી નવરત્ન ગ્રંથની અંદર સેવા કરતા જીવને જે પણ ચિંતા થાય છે એની નિવૃત્તિ કરી અને એમ કરીને ઉદ્વેગરૂપ પ્રતિબંધ અને એની નિવૃત્તિના પ્રકારનું નિરૂપણ અહીંયા કર્યું ને એવી રીતે પ્રતિમાની નિવૃત્તિ પૂર્વક સેવા કરે તો ઠાકોરજી સાનુભાવ અવશ્ય જતાવે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે ઠાકોરજીની સેવા કરી હોય તો અને જ્યારે આ બધું થાય તબ પ્રારબ્ધ વગેરેના કારણે પહેલાનો દોષ અગર કોઈ બચી ગયા હોય તો જેમ નાના પાત્રમાં વધારે જલ ટકી ન શકે એવી રીતે ભક્ત ઉપર પણ કૃપા વધારે છે એટલે ભક્ત પણ મોટી બહુ વધારે કૃપાને ધારણ ન કરી શકે એટલે પોતાની બડાઈની સ્ફૂર્તિ થાય મતલબ એ પોતાને થોડું વિશેષ સમજવા લાગી જાય ત્યારે ભગવત સાનુભાવમાં ઠાકોરજીની આજ્ઞાનો ભંગ ક્યારે ક્યારે થઈ જાય એવું મહાપ્રભુજી પોતાના માટે કહી રહ્યા છે કે ક્યારે ક્યારે આવું થઈ જાય કે ભક્તને એવી મતલબ અભિમાન થઈ જાય આ તો મહાપ્રભુજી માટે આ વાત નથી પણ મહાપ્રભુજી એવી જનરલ આજ્ઞા કરી રહ્યા છે કે કોઈ ઉપર વિશેષ પ્રભુની બહુ કૃપા હોય તો અભિમાન થઈ જાય જેવી રીતે ગોપીજનોના પ્રસંગમાં આવે છે કે એમને એવું થઈ ગયું કે કૃષ્ણ તો અમારા સિવાય કોઈના છે જ નહીં એવી ફિલિંગ એમનામાં આવી ગઈ તો પછી ઠાકોરજી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા તો એવી રીતે કોઈ ઉપર વિશેષ કૃપા થઈ જાય તો એ કૃપાને ધારણ જે છે આપણા જેવા સામાન્ય જીવ ન કરી શકે તેના કારણે આવા અપરાધ થઈ જાય ઠાકોરજીની આજ્ઞાનો ભંગ થઈ જાય કે અનધિકાર ચેષ્ટા કોઈ જીવ કરી લે એને એવું લાગે કે આ તો બધું આપણું છે મતલબ ટેકન ઓફ ફોર ગ્રાન્ટેડ જેવી ફિલિંગ એ જીવને આવી જાય તેવું મહાપ્રભુની આજ્ઞા કરે છે ને એના કારણે ઠાકોરજીની અપ્રસન્નતા થાય પણ તો પણ જો ભગવત ધર્મરૂપ સેવા એ હંમેશા કરતો રહે તો એ જીવનો નાશ ન થાય ઠાકોરજી ક્યારેક ફરી એને માફ કરી દે તો પણ ભગવાનનો અપરાધ થયું છે એનો પશ્ચાતાપ તો મનમાં થાય એટલે ચિંતા તો થાય જ એવી ચિંતિત અવસ્થામાં કરી કરેલી સેવા અને ચિંતિત મનથી ભવિષ્યમાં પણ જો સેવા એ જીવ કરે તે આદિદૈવિકી સેવા એ ન બની શકે કેમ કે ઉદ્વેગ સહિત એ સેવા થતી હોય એટલે એ દેશની નિવૃત્તિ માટે આ ગ્રંથમાં વિચારરૂપ સાધનનો ઉપદેશ કર્યો છે કે મનુષ્ય એમ આપણે હાથે કરીને કોઈ પ્રાયશ્ચિત પુષ્ટિમાર્ગમાં નથી બતાડેલું કે આટલા જપ કરી લો કે આટલું દાન કરી લો તો પ્રાયશ્ચિત થઈ જાય એવું નથી આપણે ત્યાં જે અપરાધ છે પણ ભગવત સંબંધી છે એટલે પ્રાયશ્ચિત પણ ભગવત સંબંધી છે ઠાકોરજી માફ કરી દે આપણને એટલે માનસિક આની અંદર પરિશ્રમ મતલબ કહેવાનું મતલબ કે પ્રાયશ્ચિત પ્રકાર પણ વિચારરૂપ સાધન છે અને આપકે કથન મતલબ ઠાકોર મહાપ્રભુજીના કથનમાં વિશ્વાસ રાખવાવાળાએ વચમાં પોતાની આખ્યાયિકા કહીને મનને દુષ્ટ વૃત્તિ ઉત્પન્ન ન થાય તો એસો ન હોય એ નિશ્ચય કરી કે તો મનમાં જો દુષ્ટ વૃત્તિ ઉત્પન્ન ન થાય તો આવું ન થાય મતલબ કે આ જાતનો અહંકાર જીવની અંદર ન આવે તો ઠાકોરજી પણ આપણા ઉપર અપ્રસન્ન ન થાય એવું નિશ્ચય કરીને પોતાના અંતઃકરણને બોધ કરવા માટે અને પોતાના ભક્તોના અંતઃકરણને સાવધાન કરવા માટે મહાપ્રભુજી આ ગ્રંથમાં ઉપદેશ કરી રહ્યા છે કરે હા કરો આગળ રાજુભાઈ બોલો આનંદજી હા હેલો હા બોલો હા પ્રણામ રાજા હા નીતાબેન બોલો હા હું એમ કેવી હતી કે આ નવરત્ન ગ્રંથમાં પણ આપણી સેવા કી થાય એના માટે થઈને જે ચિંતા અને ઉદ્વેગ થાય છે તો એ ના કરવા જોઈએ એના માટેનું નિરાકરણ આપ્યું અને અહીંયા અંતકરણ પ્રબોધમાં પણ એ જ કહી રહ્યા છે ને કે આપણી સેવા ભવિષ્યમાં પણ આપણા એટલે આપણને આ મન ચિંતિત મનથી આપણે સેવા કરીએ તો આપણી સેવા આધિદેવી કી ના થાય તો આ બંનેમાં શું ડિફરન્સ શું પડી રહ્યો છે અહીંયા જે વિચારરૂપ જે સાધન આપી રહ્યું છે એટલે અહીંયા અહીંયા બહારથી કયું અને આ અંદરથી કહી રહ્યા છે એવી રીતનું છે હા એટલે આમાં શું છે કે મેં જેવું કીધું ને કે પ્રાયશ્ચિતના એવા કોઈ ઉપાય આપણી પાસે નથી કે જેમ કે આપણે આટલું દાન કરી દઉં તો આપણને જેમ શાસ્ત્રમાં કીધું કે આટલા કર્મ કરો તો આવું થઈ જશે તો એવું આપણે કરી લઈએ તો આપણને સંતોષ થઈ જાય કે ચલો થઈ ગયું પણ આપણે ત્યાં તો એવું કંઈ નથી આપણને કેમ ખબર પડે ઠાકોરજી આપણને માફ કર્યા કે ન કર્યા તો એ બધું આપણું બધું મનમાં ઉદ્વેગ જ ઉદ્વેગ જીવને થાય કે ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ શું કરું શું કરું એવી ફિલિંગ આપણે મનમાં આવી જાય કેમ કે આપણી પાસે કોઈ એ જાતનું સાધન નથી બાહ્ય પુષ્ટિ માર્ગની અંદર કે જે કરવાથી આપણને માનસિક સંતોષ થાય કે ઠાકોરજી મને માફ કર્યું હશે અને સાનુભાવ ઠાકોરજી જતાવતા નથી એટલે આપણને ખબર ન પડે એટલે જીવ ઉદ્વેગમાં રહે તો મહાપ્રભુજી આંતર ઉપદેશ કરી રહ્યા છે કે અંતઃકરણને કે પોતાના મનમાં આ બધી વાતોને સારી રીતે સમજીને ઠાકોરજીની સેવાને કન્ટિન્યુ કરો ને ઉદ્વેગ ન કરો ઠાકોરજી આપણી આપણા સ્વભાવને પણ જાણે છે અને આપણી લાયકાતને પણ જાણે છે તો એ હિસાબે ઠાકોરજી આપણને માફ કર્યું હશે એવો વિશ્વાસ રાખવો એ જાતનો ઉપદેશ મહાપ્રભુજી આંતર ઉપદેશ આંતર ઉપદેશ મહાપ્રભુજી આ ગ્રંથમાં કરે છે હા એટલે એનો મતલબ કે આપણે ઠાકોરજીની સેવા કરતા કોઈ પણ અપરાધ થઈ ગયો કરીએ છીએ રોજ તો થતો જ હશે કોઈક કોઈ રીતે તો એ ની ચિંતા જે કરીએ તો એ આપણી સેવા ના ગણાય એવું કેવું છે ને નહી સેવા ના ગણાય એવું નહીં સેવાની આધિદૈવિકતા ન થાય મતલબ કે સેવા જે ફલરૂપ સેવા છે જેમાં સેવ્ય સ્વરૂપના ભજનનો આનંદ આપણને આવે એવા આનંદની ફિલિંગ ના થાય કેમ કે ચિંતા સહિત થતું હોય તો અડધું ધ્યાન એમાં હોય અડધું એમાં હોય એટલે આદિદૈવી કે ના હોય ક્રિયાવત ચાલ્યા કરે અચ્છા અને પણ સ્વભાવ પર કોઈ ભૂલ થઈ જતી હોય રોજ કોઈ હા તો એ જ કહું છું કે આપણને મનમાં એવું થતું હોય એનો પરિશ્રમ ભોગનો પણ પ્રકાર નાનો સૂક્ષ્મ આપણે ત્યાં છે વધીને થાય તો આપણે ઠાકોરજીનું નામ લઈ લઈએ માફી માંગી લઈએ એનાથી વિશેષ બીજું કાંઈ આપણે કરી નથી શકતા પણ એના કારણે આપણે મનમાં એવું થાય કે ઠાકોરજીએ તો એવું આપણને કીધું નહીં કે મેં તમને માફ કર્યા તો એવી ફિલિંગ આપણને મનમાં ના આવે કે આપણું શું થયું હશે એવી અનિશ્ચિતતા રહે ને મનમાં મને તો નથી રહેતું હું તો કાંઈ તમે માંગેલો છું જે સ્વભાવ છે રોજ ભૂલતે થાય છે મહાપ્રભુજી પોતાના માટે આજ્ઞા કરે છે કે બે આજ્ઞાનું નું ઉલ્લંઘન કર્યું તો ઠાકોરજીએ સાક્ષાત આપણને ત્રણ ત્રણ વખત આજ્ઞા કરી હોય ને આપણે ઉલ્લંઘન કર્યું હોય તો તો એવી ફિલિંગ આપણને આવે ને કે ઠાકોરજીને કેટલો ગુસ્સો આવ્યો હશે એમ એટલે નાના મોટા અપરાધ વાત નથી કોઈ મોટી ભૂલ થઈ જાય એની વાત અહીંયા છે ત્યારે એ જીવ જે છે ઉદ્વિગ્ન થઈ જાય કે શું કરો શું કરો ઠાકોરજી માફ કર્યું હશે કે નહીં કરે સાનુભાવ જતાવતા નથી તો ખબર તો આપણને પડે નહીં જે જે થઈ ગયો માફ કરે કેવી રીતે એ તો પ્રશ્ન છે ને આપણા પછી હેલો હા હા રાજા અહિયાં વિચારરૂપ સાધન કો ઉપદેશ કરે આનું શું મિનિંગ છે એનો મતલબ એ છે કે આંતર ઉપદેશ કીધું ને કે આમાં હાથથી કરવા વાળું કોઈ સાધન નથી કે બાહ્ય કોઈ સાધન નથી મનમાં જ આપણે પોતાને એ રીતે કન્સોલ કરવાનું કે ઠાકોરજી આપણને માફ કર્યું હશે આપણા સ્વભાવને સમજીને એ ગ્રંથનો વિષય છે હજી એને તમે સમજી નહીં શકો ગ્રંથમાં આવશે તો ખબર પડશે રાજા આમાં પશ્ચાતાપ જ મેઇન છે ને આપણને કઈ ખબર પડે કે આવી રીતના ભૂલ થઈ ગઈ છે તેનો પશ્ચાતાપ કરવો એ જ આમાં એ છે ને હા એ એને જ આંતર ઉપદેશ અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે ગ્રંથમાં આવશે તો ત્યારે સમજાશે હમણાં ના ખબર પડે હા રાજા હાજી રાજુભાઈ બોલું श्री गोकुलनाथ जी ने श्री आचार्य जी की आख्यानिका या ग्रंथ की विभूति के उपोदघात में यह प्रमाण लिखी है શ્રી ગોકુલનાથજીએ શ્રી આચાર્યજીની આખ્યાનિકાની આ ગ્રંથની વિવૃત્તિનું उपबोधन આ પ્રમાણે લખ્યું છે श्री ठाकुर जी ने अपनी वाणी के अधिपति रूप श्री आचार्य जी महाप्रभु जी को प्रकट करी के श्री भागवत को यथार्थ अर्थ प्रकट करने की आज्ञा दे के શ્રી આચાર્યજી દ્વારા શ્રી સુબોધની ટીકા કરવાઈ શ્રી ઠાકોરજીએ પોતાના વાણીનું અધિપતિ રૂપ શ્રી આચાર્ય મહાપ્રભુજીને પ્રગટ કરીને શ્રી ભાગવતનો યથાર્થ અર્થ પ્રગટ કરવાની આજ્ઞા આપીને શ્રી આચાર્યજી દ્વારા સુબોધિની ટીકા કરાઈ છે સામે તૃતીય સ્કંદ તાઈ સુબોધ શ્રી સુબોધિની ભાઈ તબ ભગવાન શ્રી भगवान श्री आचार्य जी के वियोग को सहन न कर सके सासु स्कंद को क्रम छोड़ी के सुदे दसम स्कंद को विवरण लिखने की आज्ञा की તેથી ત્રીજા સ્કંદમાં શ્રી સુબોધિની થઈ ત્યારે ભગવાન ભગવાન શ્રી આચાર્યજીના વિયોગ સહન ન કરી શકવાથી તેમાં સ્કંદનો ક્રમ છોડીને સીધો જ દસમ સ્કંદનું વિવરણ લખવાની આજ્ઞા કરી તબ આપ ऐसे ગઈ ત્યારે આપણે એ રીતે ભ્રમણ કર્યું દસમ સ્કંદ કો विवरण पूरो भय पाछे यदि श्री आचार्य संपूर्ण श्री भागवत को विवरण लिखे तब तो अत्यधिक विलंब हो जाए सो विलंब असह्य जाने के प्रभु ने श्री आचार्य जी को दो बार स्वधम पदक आज्ञा की દસમ સ્કંદનું વિવરણ પૂરું થયા પછી જો શ્રી આચાર્ય સંપૂર્ણ ભાગવતનું વિવરણ લખત તો અત્યંતિક એટલે વધારે વિલંબ થઈ જાય તો વિલંબ અસહ્ય થવાથી પ્રભુને શ્રી આચાર્યજીનું પ્રભુએ શ્રી આચાર્યજીને બે વાર સ્વધમ પદવાની આજ્ઞા કરી કિંતુ સંપૂર્ણ ભગવત કો વિવરણ પૂર્ણ ન ભયો परिवेश हो જે આચાર્યને વા આજ્ઞાનો પાલન નહીં કર્યો પરંતુ સંપૂર્ણ ભાગવતનું વિવરણ પૂર્ણ થયું ન હોવાથી શ્રી આચાર્યજીએ આ આજ્ઞાનું પાલન કર્યું નહીં તબ ભગવાન કો શ્રી આચાર્યજી કે મિલન की આવશ્યકતા होवे सो અતિ કૃપાયુક્ત રોષપૂર્વક અપને अपने पास पधारने के लिए तीसरी वेद आज्ञा ત્યારે ભગવાને શ્રી આચાર્યજીને મળવાની આવશ્યકતા હોવાથી અતિ કૃપાયુક્ત અને રોષપૂર્વક પોતાની પાસે પધારવા માટે ત્રીજી વાર આજ્ઞા કરી तब श्री आचार्य महाप्रभु जी भगवान को आग्रह देखी के प्रथम दो आज्ञा के उल्लंघन कियो है सो श्री भागवत की टीका करवे की प्रथम आज्ञा भई હતી ત્યારે શ્રી આચાર્ય મહાપ્રભુજી ભગવાનનો આગ્રહ જોઈને પહેલા બે આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું તે ભાગવતની ટીકા કરવામાં પ્રથમ આજ્ઞા થઈ હતી સાચી દ્રઢતા અંતકરણમાં હતી તેવી દ્રઢતા તેમના અંતકરણમાં હતી सासु दो आज्ञा को उल्लंघन कियो तब तीसरी आज्ञा भयसु भगवान को आग्रह जाने के ऐसी दृढ़ता को स्थान अंतकरण ही है ऐसो दिखाई के लिए अंतकरण को प्रबोध करे છે બે આજ્ઞાનું ઉલ્લંઘન કર્યા પછી ત્રીજી આજ્ઞા થવાથી ભગવાનનો આગ્રહ જાણીને એવી દૃઢતાપૂર્વક દૃઢતાનું સ્થાન અંતકરણ જ છે એવું જોવામાં આવવાથી અંતઃકરણને પ્રબોધ કરે છે સમજાવો આને એટલે ઠાકોરજીના ઠાકોરજીના શ્રી મહાપ્રભુ આચાર્ય યથાર્થ અર્થ પ્રગટ કરવાની આજ્ઞા શ્રી આચાર્યજી દ્વારા સુબોધીનમાં થઈ ટીકા કરી તેથી તૃતીય સ્કંદમાં શ્રી આચાર્યજી સુબોધીની દ્વારા ભગવાન આચાર્ય કે વિયોગ સહન ન કરી શકવાથી તેથી સ્કંદનો ક્રમ છોડવાની એટલે આચાર્ય વિયોગ સહન ન થવાથી હાલે સ્કંદનો ક્રમ છોડીને સીધા દસમ સ્કંદનું વિવરણ લખવાની આજ્ઞા કરી ત્યાં દસમ સ્કંદનું વિવરણ પૂરો થયો પછી તે આચાર્ય સંપૂર્ણ ભાગોનું વિવરણ લખે તો અત્યંત વિલંબ થાય તો વિલંબ અસહ્ય હોવાથી પ્રભુએ ને શ્રી આચાર્યજી બે વર્ષ સ્વધમ પદવને આજ્ઞા કરી પરંતુ સંપૂર્ણ ભાગોનું વિવરણ પૂરું થયું ન હોવાથી આચાર્યજી આ આજ્ઞાનું પાલન કર્યું નહીં ત્યારે ભગવાનને આચાર્યજીને મળવાની અતિ આવશ્યકતા હોવાથી કૃપાયુક્ત અને રોષપૂર્વક રોષપૂર્વક તેમને પોતાની પાસે પધરાવવા માટે ત્રીજી આજ્ઞા કરી ત્યારે શ્રી આચાર્ય મહાપ્રભુજીએ ભગવાનનો આગ્રહ જોઈને પ્રથમ બે આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું સો ભગવાન ભાગવતની ટીકા કરવાની પ્રથમ આજ્ઞા ભય હતી તે દૂર કરી બે આજ્ઞાનું ઉલ્લંઘન કરી પણ ત્રીજી આજ્ઞાનું ઉલ્લંઘન ન કરી ભગવાનનો આગ્રહ જાણી એમણે દ્રઢતાપૂર્વક અંતઃકરણ પ્રબોધ કરે છે હા મતલબ અહીંયા હવે એ વાત બતાવી છે કે મહાપ્રભુજીએ મેં જે રીતે કીધું કે ત્રણ વખત ઠાકોરજી એમને આજ્ઞા કરી તો મહાપ્રભુજીને કેમ કે ભગવાને જયારે મહાપ્રભુજીને પૃથ્વી પર પ્રકટ થવાની આજ્ઞા કરી હતી તેનો એક ઉદ્દેશ્ય એ હતો કે ભાગવતજીના ગૂઢાર્થને પ્રકટ કરવું એ ભગવાનની જ આજ્ઞા મહાપ્રભુજીને હતી ને મહાપ્રભુજીના પ્રાકટ્ય પાછળનો એક ઉદ્દેશ્ય પણ આ જ હતો તો મહાપ્રભુજીને એવું થયું કે હજી તો એ કાર્ય અધૂરું છે અને ઠાકોરજી કેમ આવી આજ્ઞા કરે છે ઠાકોરજી ને આ બંને આજ્ઞાઓ જાહેર તક લાશ થતી હતી મહાપ્રભુજીને સમજાયું નહીં કે અહીંયા હવે શું કરવું જોઈએ તો મહાપ્રભુજીને એવું થયું કે ભાગવતજીના કારણે સંપન્ન કરવા માટે ઠાકોરજીની આજ્ઞાનું એમણે પાલન ના કર્યું પણ માધવભટ્ટ કાશ્મીરીની જ્યારે આ રીતે મૃત્યુ થઈ ત્યારે એમને એવું થયું કે હવે ઠાકોરજીની ઈચ્છા જ આવી છે કે આનાથી વધારે કાર્ય ન થાય અને એટલું જ મારે છોડી દેવું જોઈએ અને પછી સ્વદામ પધારવાની આજ્ઞા થઈ ત્યારે મહાપ્રભુજીએ પછી આજ્ઞાનું પાલન કર્યું તો બે વખત જે આજ્ઞા ન કરવી એ આજ્ઞાનું પાલન ન કર્યું એનાથી મહાપ્રભુજીને એવું પશ્ચાતાપ થયું કે મેં ભૂલ કરી છે અને ત્યારે મહાપ્રભુજીએ ઠાકોરજીનો આગ્રહ જોઈને પ્રથમ બે આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે ભાગવતજીની ટીકા કરવાની પ્રથમ આજ્ઞા થઈ હતી એની દ્રઢતા અંતઃકરણમાં હતી કે પહેલા જે ઉત્પત્તિ મતલબ મહાપ્રભુજીના પ્રાકટ્ય પહેલાની જે આજ્ઞા હતી એ વિશેષ એમના મનમાં હતું કે આ તો મારા માટે મારા પ્રાકટ્ય પાછળનો ઉદ્દેશ્ય છે તો એની દ્રઢતા અંતઃકરણમાં હતી એટલે બે આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું પણ ત્રીજી આજ્ઞા જ્યારે થઈ તો એને ઠાકોરજીની જ ઈચ્છા સમજીને એ દ્રઢતાનું સ્થાન અંતઃકરણમાં આજ્ઞાએ લીધું અને એને બતાવવા માટે મહાપ્રભુજી અંતકરણ પ્રબોધ ગ્રંથમાં પોતાની ફિલિંગને એક્સપ્રેસ કરી રહ્યા છે કે એમને કેવું પશ્ચાતાપ થયું કે હવે શું કરવું જોઈતું તું શું ન કર્યું એ જાતની ફિલિંગ્સ માં પ્રભુજી આ ગ્રંથની અંદર સમજાવી રહ્યા છે કરો પહેલો શ્લોક Correct. દસ મિનિટ તો બાજુ અંતઃકરણ મદવાક્યમ સાવધાન તયા શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દેવ વસ્તુતો દૈવ વસ્તુતો दोषवर्जितम भगवान हे अंतकरण मेरे वाक्य को तू सावधान हो के सुन कृष्ण सु अन्य वास्तव में दोष रहित देवता કોઈ નહીં હે મહાપ્રભુજી અંગાડી પોતાના અંતકરણને કહે છે કે મારા વાક્યને તું સાવધાન થઈને સાંભળ કૃષ્ણથી બીજા વાસ્તવમાં દોષ રહિત દેવતા બીજા કોઈ નથી ટીકા हे अंतकरण सावधानता सु मेरे वाक्य को श्रवण कर यहाँ अंतकरण मात्र लिखो है सासु अपनो तथा दूसरे को अंतकरण समझवे में आवते हैं हे अंतकरण સાવધાનતાથી તું મારા વાક્યનું શ્રવણ કર અહીંયા અંતકરણ માત્ર લખ્યું છે તેથી પોતાનું અને બીજાના અંતકરણ સમજવા तथापि समाप्ति में कहो है जो ये सुनि के भक्त निश्चिंतपने को प्राप्त होए तासु भक्तन के अंतकरण को बोध करने के लिए ही अपने अंतकरण के મી શું એ વાક્ય કહે એની સમાપ્તિમાં એ સાંભળીને ભક્ત નિશ્ચિંત થઈ જાય તેના માટે ભક્તના અંતઃકરણને બોધ કરવા માટે પોતાના અંતઃકરણને અંતઃકરણને પોતાના અંતકરણને ધ્યાનમાં રાખીને ઉપદેશ અહીંયા કર્યો છે કે પોતાના અંતકરણને કહેતા હોય એવી રીતે ઉપદેશ કર્યો છે करल ऐसे अंतकरण को सावधान तरीके व्रज भक्तन के दृष्टांत अपने वैष्णव भगवान की आज्ञा में प्रमाणयुक्त हो सो नहीं हो वे के लिए कथम भगवान की बड़ाई की भावना करने को कहत है जो लोक तथा वेद में कहे ऐसे दोष करी के विवर्जित जिनको रात क्रीड़ा को सुख प्राप्त भयो है ऐसे व्रज भक्तन को હું શ્રી કૃષ્ણ સો શ્રેષ્ઠ નહીં હે અહીંયા અંતઃકરણને સાવધાન કરીને વ્રજ ભક્તોનું દ્રષ્ટાંત આપે છે કે વ્રજ ભક્તોને વ્રજ ભક્તોના દ્રષ્ટાંતથી પોતાના વૈષ્ણવોની આજ્ઞામાં પ્રમાદ ના થાય એના માટે ભગવાન ભગવાનની મોટાઈની ભાવના કરીને ભગવાનની મોટાઈની ભાવના કરીને કહે છે કે જે લોક વેદમાં લોકમાં અને વેદમાં કયા કયા એવા દોષ કરીને દોષ કરીને રહી જેમને રાજપીડામાં સુખ પ્રાપ્ત થયું છે એવા વ્રત ભક્તન કૃષ્ણથી શ્રેષ્ઠ નથી એટલે ગોપીઓને જે એ થયું હતું કે મારાથી વધારે બીજા કોઈને કૃષ્ણ મળવા મળતા નથી એટલે કૃષ્ણ એમનું અંતર ધ્યાન થઈ ગયા એમની બડાઈ થઈ એટલે એમને એક્ઝામ્પલ આપ્યું ને આગળ મહાપ્રભુ જેવું કીધું કે પાત્ર નાનું હોય અને કૃપા વધી જાય તો બહુ છલકાવા લાગે એટલે જીવ એને ધારણ ન કરી એવું લાગ્યું કે કૃષ્ણ તો મારા જ છે તો ઠાકોરજી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા પછી એટલી બધી માફી માંગી ત્યારે ઠાકોરજી પ્રકટ થયા हाँ राजा अर्थात प्रभु के वेणुनाथ को सुनी के रज भक्त जब वन में प्रभु को निकट पधार पधारे तब प्रभु ने विनकू पाछे स्व સ્વગૃહ જાયવે કી આજ્ઞા દીની અહીંયા બીજું કહે છે કે વેણુનાથ કરીને ભગવાને જ્યારે વ્રત ભક્તોને બોલાવ્યા प्रभुए घेर जवा आज्ञा करी फरी व्रज भक्त ने या आज्ञा को पालन नहीं किया परंतु व्रज भक्त ये आज्ञा नु पालन न कर प्रसंग शु आधुनिक भक्त भक्त हूँ कबू भगवद आज्ञा कि भगवद आज्ञा तुल्य आचार्य जी की आज्ञा को अनुसर्वे में प्रमाण दिखावे तो वाको अनिष्ट होए। આ પ્રસંગથી આધુનિક ભક્તો પણ ક્યારેક ભગવદ આજ્ઞા અથવા ભગવદ આજ્ઞા તુલસી મહાપ્રભુજીની આજ્ઞાનું અનુસરણમાં પ્રમાદ બતાવે તો તેમનું અનિષ્ટ થાય છે મતલબ અહીંયા એ વાત ને કીધી છે કે હે અંતઃકરણ મારા વાક્યને તો સાવધાન થઈને સાંભળ કૃષ્ણથી અન્ય વાસ્તવમાં દોષ રહિત દેવતા કોઈ નથી તો અહીંયા હે અંતઃકરણ જે સંબોધન કર્યું છે એમાં મહાપ્રભુ જેવું ક્લિયર નથી કર્યું કે મારા અંતઃકરણ કે તમારું અંતઃકરણ મતલબ ભક્તોને કહી રહ્યા છે કે પોતાના માટે પોતાની સાથે વાત કરી રહ્યા છે એવી ક્લિયરિટી નથી એટલે અહીંયા સમજવું કે બંને માટે આ વાત છે પણ ગ્રંથની સમાપ્તિમાં મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે કે આ સાંભળીને ભક્ત જે છે નિશ્ચિંતપણાને પ્રાપ્ત થશે એટલે ભક્તના અંતઃકરણને બોધ કરાવવા માટે જ આ ગ્રંથમાં મહાપ્રભુજી ઉપદેશ કર્યું છે એવું સમજવું જોઈએ તો એના પછી એ વાતને કીધી કે આવી રીતે અંતકરણને સાવધાન કરીને વ્રજભક્તોના દ્રષ્ટાંતથી પોતાના વૈષ્ણવ ભગવાનની આજ્ઞામાં પ્રમાદયુક્ત થાય તો નાહી હોયવે કે લે પ્રમાદયુક્ત ન થવું એ થવા એ ન થવા માટે પહેલા ભગવાનની બળાઈની ભાવના કરવાનું કહે છે કે ઠાકોરજી કેવા છે પહેલા તો એનું ચિંતન કરો કે જે લોક અને વેદમાં જેમને દોષ રહિત કીધા છે જેમને રાસ ક્રીડાદિકનું સુખ પ્રાપ્ત થયું છે એવા વ્રજભક્ત પણ શ્રી કૃષ્ણથી શ્રેષ્ઠ નથી મતલબ કૃષ્ણની શ્રેષ્ઠતા સૌથી પહેલા સમજે કે કૃષ્ણ કોણ છે તો મહાન છે પહેલા ઠાકોરજીના મહાત્મ્યને સમજવું પછી પોતાનો વિચાર કરવો મતલબ કે એટલે આ દ્રષ્ટાંત આપીને કીધું છે કે ભગવાનની આજ્ઞામાં પ્રમાદ ન કરવો એટલે કે જેવી રીતે અહીંયા ઉદાહરણ આપ્યું કે વેણુનાથને સાંભળીને વ્રજભક્ત જયારે બધા વનમાંથી ઠાકોરજીની પાસે આવે છે ત્યારે ઠાકોરજી અમને એવી આજ્ઞા કરે છે કે તમે પોતાના ઘરે જાઓ પોતાના પતિ બચ્ચાઓ ઘર કામ બધું છોડીને આવી રીતે આવી જવું બધાને ચિંતા થાય યોગ્ય ન કહેવાય તો ત્યારે વ્રજભક્તોએ ઠાકોરજીની આજ્ઞાનું પાલન ન કર્યું ને ઠાકોરજીને એવું કીધું કે નહીં અમે તો તમારા માટે આવ્યા છીએ અને અમે નહીં જઈએ થોડું ક્રોધિત થઈને કીધું કે અમે બધું છોડીને તમારા માટે આવ્યા છીએ અને તમે અમને પાછું જવા માટે કહો છો પણ વ્રજભક્તોને આજ્ઞાનું પાલન ન કર્યું ત્યારે આવું થાય છે આ પ્રસંગથી આધુનિક ભક્ત પણ ક્યારેક ભગવદ આજ્ઞા ક્યારેક ભગવદ આજ્ઞા તુલ્ય આચાર્યજીની આજ્ઞાને અનુસરવામાં આળસ કરે તો આપણા જેવા જીવોનું અનિષ્ટ થાય ઠાકોરજી કે મહાપ્રભુજીનો અવતારકાલ હોય સામે બિરાજતા હોય ને ત્યારે આ જાતની ભૂલચૂક થઈ જાય તો તો માફ પણ કરે કે આપણે સામે બિરાજતા હોય તો ગોપીજનોએ જેવી રીતે મનોહાર કર્યો કે ઠાકોરજીના એક્સપ્રેશન પરથી એ લોકોએ સમજ્યા કે અમારી પરીક્ષા માટે ઠાકોરજી ઘરે જવાનું કે છે પણ આજના સમયમાં આપણે એવી જાતની હિંમત કરી લઈએ કે આપણે પણ એવું બધું વિચારીને આવી ઠાકોરજીની આજ્ઞાનું પાલન ન કરીએ કે ભગવાન આજ્ઞા તુલ્ય જ આચાર્યજીની આજ્ઞાનું પાલન ન કરીએ તો આવું આવું આપણે જો કરીએ આધુનિક જીવો તો એનું તો અનિષ્ટ જ થાય એ વાતને મહાપ્રભુ ત્યાં કીધી करो આગળનું પેરેગ્રાફ हाँ हाँ राजा यद्यपि भगवान की सेवा में सर्व इंद्रिय इंद्रियन को उपयोग હોય है तातु सब इंद्रियन को बोध करनो યોગ્ય है અથવા ભગવાનની સેવામાં બધી જ ઇન્દ્રિયોનો ઉપયોગ થાય છે તેથી બધી ઇન્દ્રિયોને બોધ કરવા યોગ્ય છે મતલબ ખાલી અંતઃકરણ નહીં બધી ઇન્દ્રિયો એમ હા હા રાજા એટલે કે ખાલી અંતઃકરણને કેમ ઉપદેશ કર્યું આપણી બધી ઇન્દ્રિયો તો પણ ઠાકોરજીની સેવામાં લાગેલી હોય છે એમને પણ બોધ કરવું જરૂરી છે એમ હા तथापि जैसे राजा के स्वाधीन भयेशु राज्य के सब मनुष्य तथा प्रजाओं स्वाधीन हो जाए है जैसे मन है सो सब इंद्रियन को राजा है तासु मन वश में आवे सु सब इंद्रिय वश में हो जाए है ऐसे जतावे के लिए अंतकरण को ही बोध कियो है તેવી રીતે જેવી રીતે રાજાને સ્વાધીન થઈ જવાથી રાજ્યના બધા મનુષ્ય તથા બધા લોકો સ્વાધીન થઈ જાય છે તેવી રીતે મન બધી ઇન્દ્રિયોનો રાજા છે તેથી મન જો વશમાં થઈ જાય તો બધી ઇન્દ્રિયો વશમાં થઈ જાય એવું બતાવવા માટે અંતકરણને જ બોધ કર્યો છે અંતકરણ અંતકરણને જ બોધ કર્યો છે હા મતલબ અહિયાં જે રીતે મેં કીધું કે બધી ઇન્દ્રિયો ઠાકોરજીની સેવામાં પ્રવૃત્ત છે તો બધી ઇન્દ્રિયોને ઉપદેશ કરવો જોઈએ પણ એવું નથી કર્યું તેના માટે અહીંયા ઉદાહરણ આપ્યું કે જેવી રીતે રાજાને સ્વાધીન થવાથી રાજ્ય અને એની પ્રજા બધું સ્વાધીન થઈ જાય છે એવી રીતે મન જે છે બધી ઇન્દ્રિયોનો રાજા છે મનને જો વશમાં કરો તો બધી ઇન્દ્રિયો પણ એના વશમાં થઈ જાય એવું બતાવવા માટે અંતકરણે જ ને જ અહીંયા ઉપદેશ કર્યું છે બીજી બધી ઇન્દ્રિયોનો મતલબ બુદ્ધિ બુદ્ધિને ચિત્તને અલગ અલગ બધાને ઉપદેશ અહીંયા નથી કર્યો ઠીક છે આ વિષયમાં કોઈને કઈ પૂછવું છે રાજુભાઈ બોલું હા બોલો મનને કહેવામાં આવે છે પણ ચિત્ત અને બુદ્ધિ નું ક્યાં આવે પછી અંતઃકરણ ની અંદર બધા આવી જાય બધું આવી જાય હા મન બુદ્ધિ ચિત્ત અહંકાર ને આપણી ઇન્દ્રિયો એ બધું જ અંતરકરણ માં ઇન્ક્લુડેડ ઠીક છે તો આજે આગળનો શ્લોક આપણે કરી શકીએ નથી દસ મિનિટ બચી છે થશે નહીં એટલે આજનો અહીંયા રાખીએ આ વિષયમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો કાલે જોશું નહીં તો બીજા શ્લોક થી કરશું